પોતાએ દળી દળી ચાલુ જોઈએ કે જોજો કઈ અથડી ના પડ્યા ટીબીના જંતુઓ એ ટીબીના જંતુઓ થઈ જાય પણ લોભિયા લોભિયા હે લાલતું તેને માટે ફસામણ જે લોભિયો લાલતું ને એમ ફસામણ કે નામ પણ અને તેમાં કશું સમજણ પડે નહી અને પોતે અહંકારી અને પેલા હમાને બધા ભેગા થાય બધા લાલચ આપડે જોઈ નથી જવું ટીકામાં જવું નહીં શું કરવું જેને જે પાડે એ કરે પોતાની જવાબદારી ટીકા ના કરીએ પણ એને સાચો રસ્તો તો બતાડવો પડે ને કે આ રસ્તે તું જા એવું જોઈએ કે આ રસ્તે ના જતો હા બતાવે સંત ને બતાવ બાપુ શું આપણે બતાવે છે રસ્તો બતાવનાર એ નથી એ ચોપડીએ બતાવે છે પ્લાન નકશા બતાવે ચઢાવે આપે રસ્તે ચઢાવે એનું અંતર બાળક ના કરતું હોય તો ઉપર ચઢાવે એટલે આટલી ભૂલ થઈ છે આપણા સંતની વ્યાખ્યામાં સંત એટલે શું કે જે પારકા માટે જીવતા હોય એ સંત પારકાના ભલા માટે જીવતા હોય એ બધા સંત કહી શું કહ્યું આ તો પોતાની ભલા માટે આ વેપાર માટે બિઝનેસ માટે અને તે બીજાને સાચે રસ્તે ચઢાવે એમ નામ છે સાચે રસ્તે બતાવે એમ નામ છે ને હવે આ સંતોએ શું કરી નક્કી કે આપણે બતાવી દેવાનું પછી વળવું હું તને ઘણું જ બતાવું પણ તું કરતો નથી અરે સાહેબ મારે કરવાનું હોય તો તમારી પાસે શું આવડતે શું કહ્યું મારે જો થતું હોય તો તમારી પાસે શું આવડત હું તો હું તો પાંગળો છું એટલે તમારી પાસે આવે છે મને પછી શું કહ્યું એટલે આપણે કહી દેવું કોઈ સાહેબ કરવાનું માર ના હોય કરવાનું તમારે અને હું તો તમારે શરણે આવ્યો શું કહેવાનું અને કરવાનું તમારે આવું અનુ કરીને આ બના નીચે જગત જીવી રહ્યું છે મારે નહીં ચાલે ગઈ આ બના નીચે જગત જીવી રહ્યું છે કયા બનાવે છે બધા એવી કહેશન કઈ રીતે કરતા અને હું તો બધાને શું કહું મને કહેશે તમે કહેશો હું કરીશ ના ભાઈ એવું નહીં તું મને એમ કહે કે તમે કરી આપો પંગુ માણસો ઉપર ચઢાવવાનો છે કોણ ચઢાવે પંગો કરતો હશે ગુરુ મારે ઉચકીત કરાવવો પડે આ તો ઊંધું કરી નાખેલું લું કહી બતાવનાર બાપુ શું છે કરી જાય એવું નહીં તરાવ કરી જાય તો શરમા લખેલું હું તમને શું આપવા આપીએ તમારે મળે છે મારે શું કામ હતું આ પુસ્તક શું ખોટું હતું માટે તમે જ તરાવડાવો શું કહ્યું વાત કરી તમારે તો એને વચ રહેવાનું એ કે એમ કરવાનું શું કહ્યું કે એને ડેરી જવું પછી ઉકેલ લઈ જાવ ચડાવો નહીં તો પગમાં શક્તિ આપણું ચડી મારે કશું કરવાનું હતું તો અહીં શું આવત સમાજ એવું ના કેવું છે કેમ રસ્તો ખરો આ પણ લોકો બાકી નથી સારું કે છે બાકી નથી ચોખ્ખું લખે સંગમ લિંગાઈ છે ગીરી નથી લખ્યું તમે પાંગળ ગીરી પર ચડ્યો તે મેરેજ રહે છે અને કે તું ચાલ હું કઉ છું તું ચાલ અરે ભાઈ મારા ચડ્યા તારી પાસે આવે બધું બાપુ ધર્મ વિજય વસ્તુ ત્યાં હું તો ધર્મ શીખવાડે જો તેમાં શીખનારા એવા વાંકા છે એ લાકડા વાંકા એ તો લાકડા વાંકા હોય ને તારી પરવતી વાંકી આવે અને લાકડા મને એક જણે કહ્યું મને કહે છે આ બધા આવા શીખવા નાખ્યા અને તો લાકડા વાંકા છે લાકડા જયારે સીધા થાય ને સીધા છે હવે લાકડો સીધો થવા મળશે જેમ જેમ ઘર નિર્ભરતા પડશે કવિઓની કર્યું નહીં તાપની ગરમી નહીં આ સૂર્યની ગરમી નહીં કર્યુંની ગરમી જેમ જેમ વધારે પડશે ને તેમ લાકડા સ્થિર રહેશે અને સીધા નીકળશે એ ખરા સ્વતંત્ર થવા માટે કહો મારી પાસે જેને જે સ્વતંત્ર જે જોઈતું એ માગી લો આ વર્લ્ડમાં જે કંઈ ભૌતિક મહત્વ ભૌતિકની વાત કરી દો અધ્યાત્મનું જે મારો જે માગી લો માગતો આવડવું જોઈએ ચિંતા રહી દશા જોઈએ તે દશા આખી બીજી ચિંતા જ ના થાય સંસારમાં રહી શકાય અહીં થઈ જવું આ જન્મ નહીં મળી જતા ને અહીં જ થઈ જવું મોક્ષ એટલે દુઃખ નો અભાવ દુઃખ અડે નહીં સંસારી દુઃખો કોઈ પણ જાતનું દુઃખ અડે નહીં એમ ના મોક્ષ રહી છો તમે કુંભારિયા આપણે ગયેલા બધા બસ આપણે પેલા આપણા શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે કળિયુગના પાંચ હજાર વર્ષ પછી કોઈ પણ સ્થાનોની અંદર દેવી દેવતા રહેવાના નથી અને રહેશે નહીં તો આજે જે લોકો દરેક સ્થળો તીર્થોમાં જાય છે એ શ્રદ્ધાના હિસાબે જાય છે કે દેવી દેવતાની પૂજા માટે જાય છે કેમ કે શાસ્ત્રમાં લેખા છતાં બી આજે લોકો દરેક સ્થળમાં દોડે છે એમ કે છે કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કળિયુગના પાંચ વર્ષ પછી કોઈ પણ મંદિરમાં કે ધર્મ સ્થાનોમાં દેવ દેવીઓ રહેશે નહીં તો આપણા લોકો બધા હજુ જે તો તીર્થોમાં અને મંદિરોમાં દોડ દોડાદોડ કરે છે તો એ શા માટે જાય છે ત્યાં તો દેવ દેવો છે નહીં હજુ તો આ મંદિરો પુસ્તકો શાસ્ત્રો બાસ્ત્રો વીસ હજાર વર્ષ સુધી ચાલશે પછી બંધ થઈ જશે હજુ વીસ હજાર વર્ષ પછી ધર્મ જેવી વસ્તુ નહીં પછી નિરંતર અધર્મ જ આવશે મંદિરો સાચ પણ આનું કેવું છે દેવ દેવીઓ મંદિરોમાં નહીં રહ્યા મંદિરો મંદિરોમાં દેવ દેવીઓ રહેશે નહીં અત્યારે છે જ નહીં ને એ જ કે છે અત્યારે છે નહીં પણ એ મંદિરના નામથી પૂજાય ખરું એકાગ્ર થાય શાંતિ રજા થઈ ગઈ પણ દેવ દેવીઓ ખસી ગયા બધા એ તો દેવ ની સ્થાપના કરનાર જોઈએ અમે પ્રતિષ્ઠા કરીએ એટલે તમને મૂર્તિ હસ્તી દેખાય શું કહ્યું અમે જ્ઞાની પુરુષ પ્રતિષ્ઠા કરીએ તો મૂર્તિ હસ્તી દેખાય જ્ઞાની પુરુષ કોને કહેવાય જરા બુદ્ધિનો સેન્ટ બુદ્ધિ ના હોય એક એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય એમનો જ્ઞાની પુરુષ શું કહ્યું બુદ્ધિ વાળા તો ડફો કર્યો બધો એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય ત્યારે જ્ઞાની કહેવાય શું કહ્યું શું કહ્યું સ્થાપના કરી આપે ને પ્રતિષ્ઠા બોલે એટલે એવું લખ્યું છે કે બહુ ના અંતે જ્ઞાની નું સરણું મળ્યું એમ હા જ્ઞાની મને પાક્યા વગર રહે જ નહીં અમુક વિચિત્ર કાળ આવ્યો એટલે જ્ઞાની પાકે જ કે કે એના એ જ ના જુદા જુદા એવું છે ને દરેક કોઈનું માનવપાલી નથી મહાવીરની કે કૃષ્ણની કે અહીં ભગવાન થાય દરેકને જેને થવું હોય તેને છૂટ છે આ વિધાઉટ માય ગોડ તમારી મમતા જાય કે તમે ભગવાન જ છે આ વિધાઉટ માય ઇઝ ગોડ આ તો વિધ માય જીવાત્મા થયા છે શું થયું તમે સમજો ભાઈ ટૂંકો ટૂંકી વાત અને પછી કૃષ્ણ ભગવાન જન્મ શું એમને હેરાન કરે છે વગર તમને એ તો એ તો વાસુદેવ નારાયણ હતા એ અમુક જગ્યાએ છે અત્યારે અને તો હવે સર્વસ સર્વસ આખું બ્રહ્માંડમાં એવા ભગવાન થઈને આવવાના છે એમને શું કરાવું કરો શું કહ્યું લોકો સમજ્યા વગર છોકરા આઠવે છોકરા આઠવે આ તો ચોપડ વાળી ગયા એમાં કૃષ્ણ શું કરે કૃષ્ણ ભગવાન કહ્યું છે ચોકડ જોતા પી જાય તો કૃષ્ણ ભગવાન શું કરે એ તો આપણે જે કોઈ મહાત્મા મળે ને કઈ સાહેબ અમે તો બુદ્ધિ વગરના ખોઈએ જ કહેવાય આપના બુદ્ધિ હોય બહુ બુદ્ધિ છે અમારામાં ત્યારે આપણે કઈ હા બરાબર સમજી ગયો કહ્યું સેન્ટ પણ બુદ્ધિ ના હોય ત્યારે ત્યાં બધી વાત સમજવાની હોય શું કહ્યું તમે માગો એ આપે એ પણ નિમિત્ત હોય પોતે કોઈ માલિક ના હોય હું કંઈક ઘરનો કોઈ માલિક હું તો નિમિત્ત છું શું છું તમારી વસ્તુ તમને આપું એમાં મેં શું આપી ગયો ફક્ત ચાવીઓ મારી પણ હે એટલે કે મારું મારી માલકી થઈ મિલકત થઈ ગઈ માલકી ના કહે ચાવી હોય તો ઉપકાર માનો છે અને મારે ઉપકાર મનાવવો ના જોઈએ શું કરું તમારે માનવો છે જોઈએ મારે મનાવવો નથી મને માલ છે ને મારે ઉપકાર મારો સુખનો પાર ન હોય બરો હત્યા વર્ષથી એ ટેન્શન ના હોય શું કહ્યું આ દેહનો માલિક અત્યારે નથી કોણ બોલતું છે તમારી સાથે ઉપર તો કોઈ છે નહીં બધે ધ્યાયો બધું આકાશ છે ખાલી ઉપર કોઈ જગ્યાએ રહેતો નથી અને રહેતો હતો ને તે ખાલી કર્યું તે પૈસા ભાડું ના આપ્યું પાછો આવતો રહ્યો બરોબર ને ઉપર જે રહેતો હતો તે ભાડું ભરું ને પાછો આવતો રહ્યો God is in every whether visible or invisible સમજ ને સાચું અભ્યાસ ભગવાનનું આ છે લોકો કોણ બાધા રાખે તો ઉપર આવી રાખે બાધા God is in every creature whether visible or invisible invisible તો આની વચ્ચે ઘણા ક્રિએચર છે ધીરો ધીના દેખાય આના દેખાય ધીના ધીના ધીના આ ડૉક્ટરો જોઈ શકે એટલા એનાથી પણ જ્યાં બધું ઓછી નથી ભગવાન લેતા અને તમારી અંદર બેઠા છે તમારે બહાર ચૂકા ખોવા દે પણ ભગવાન રહેતું નથી એટલે બહાર મૂર્તિ થઈ અંદર વાળા પ્રગટ થઈ ગયા છે એ ભાઈ તમારા શુદ્ધ ભગવાન બેઠા તમારે જે માત્ર બધા શુદ્ધ તમને દેખાય છે શુદ્ધ ભગવાન આ બધા દેખાય હા હું તમને દેખાય નહીં કેટલી મુશ્કેલી એવું તમે હાથ ધારી દેખાડું તો તમને દેખાડું તમને હાથ ધારી દેખાડું કે આ એટલે તમે જોઈ શકો કોઈને જોવાની ઈચ્છા થાય છે કોઈ આપણા બેઠા કોઈને ઈચ્છા થાય છે જોવાની ભગવાનને જોવાની ભગવાનને મળવાની પણ જોયા પછી થશે નહીં પછી પછી એમ કહો કે ફરી આ જોડે કઈ આગળ લખડું કઈ ગયું એવું રોજ પછી ખસે ને પછી જાય નહીં માટે વિચારી કામ કરી જતો ભગવાને મળવાની ઈચ્છા જ મળી કહેજો આજ રાત ભેગા કરીએ આજ રાત ચાલે નહીં ના ઈચ્છા હોય તો બીજી કઈ અડચણ હોય તે પૂછજો રસ્તામાં ડોલર કોઈ ગુચાઈ ગુચાઈ લઈ ગયા હતા ડોલર તો બે માં ગુનેગાર કોણ તમારે તમે ગુનેગાર એ આપણે આપણે જરા ગયા એ ગુનેગાર શું કહ્યું આ લોકોને કેમ જતા નહીં તારા નંબર લાગ્યો અને પેલો પકડા છે તારે ગુનેગાર તમે પકડ્યા છે કોર્ટમાં પેલો પકડા છે તારે ગુનેગાર આવી રીતે સમજે તો દુનિયામાં શાંતિ રહે સાચી વાત આ છે આ ભ્રાંતિની વાત છે પેલો આવી ગયો એ જ ગુનેગાર સરકારે એને કે પોલીસ વાળા એને કે એ બધી ભ્રાંતિ ખબર ને સમજે ને તમે કેથી શીખી રહ્યા સાચી વાત આ સાચી વાત કેથી શીખી રહ્યા આપણામાં એ અને અરે વાઈફ અમે કહે તો શું કરો વર્તન આપણે એવું રાખ્યું હોય તો સ્વામી નહીં થાય વર્તન આપણે એવું રાખ્યું હોય તો સ્વામી નહીં થાય ભાઈ વર્તન સારું હોય તો સ્વામી થાય કે એનો સ્વભાવ પ્રગતિ એ ને તો પરમ કઈ હિસાબ છે આપણો હિસાબ વગર સ્વામી થાય નહીં એટલે આપણે હિસાબ સમજી અને નિકાલ કરી નાખો હિસાબ વગર કોઈ કશું ન કરે હિસાબ પહેરેલા હિસાબ તમને પહેલો હિસાબ વાળો મળે છે તમને શું નામ તમારું ડાયાભાઈ ડાયાભાઈ ડાયાને કોઈ અપમાન કરે તો તમારી શી સ્થિતિ થાય લેમેલ થઈ જાય તમારી પાસે હું જ કારણ તમે માની વર્ષે હું ડાયાબી છું હું ડાયાબી છું હું ડાયાબી છું ડાયરી ખરેખર તો આથી નામ લઈને આવ્યો એ લોકોએ આપેલું છે લોકોએ આપેલું ટેમ્પરરી આપેલું છે પરમાનન્ટ નનામી પૈસા લઈ લે નનામી નામ હોય લઈ લો ભાઈ આગળ નામ નામ લઈ લો તો નનામી કાર્યમાં ટેમ્પરરી નામ પર ટેમ્પરરી પર વિશ્વાસ રાખ્યો હતો અને ડાયરીને જે કહે છે ને તે તમે એમ માની લો તમને પોતાને કહે છે એવું લાગે છે તમને શું કહ્યું તો તમે પોતે તમારી જાત પોતે કોણ છે જાણતા નહીં હોવાથી આ તમે બધું લોચાવાળો તેથી આ સંસાર ઉભો થયો તમે તમારું નામ ડાયરી નહીં તમે ડાયરી ડાયરી નથી તમારું નામ ડાયરી તમે ખરેખર ડાયરી ના આમ તો તમે નામના માલિક એવા તમે નામી કોણ જે અનામી છે એ નામી અનામી નામી થયું નામ ધરાયું નામના માલિક થયા છે એ અનામને ઓળખો પોતાની જાતને ઓળખો કે હું કોણ છું ના ઓળખવું જોઈએ પોતાના ને તારે ક્યારે ગઢપુરમાં ઓળખ્યો જવા ત્યારે જાય બેઠી હવે ડાયરેક્ટ અપમાન કરે તો બીજું કશું ના આવે બધું પછી જ્ઞાન ના હોય તો એટલું નક્કી રાખજો કે બે ગાય દે ને તે આપણે જમે કરી દે પાંચ ધીરવી નહીં કરતી કારણ કે આ ક્યાંથી આપી ગયો હતા કે પહેલાં કંઈ આપેલી છે આ બહુમત આપેલ નથી કે પહેલાં પહેલાં ચોપડાના છે માટે આપણે જમે કહી દો ફરી પાંચ ધીરીએ તો આપણે ગમતી હોય ધીરવી ના ગમતી હોય તો ફરી નહીં ફરી પાંચ આપવા પાછી આપવા મારે ચોપડા જ બંધ કહેતો ના ભાવે ચોપડા બંધ ના ભાવે બે કાક ભરે એટલે આપણે સમજવું કે મારો પહેલો ધીરે બેસે એટલે આપણે કહીએ આપણો હિસાબ ચૂસો થઈ ગયો હસીને કહીએ અને પછી પાંચ ધીરે પાછું ફરી પાંચ આપવા આવે જે ધીરાનો ધંધો કરતો ત્યાં આવે પણ આપણે માલ ધંધો નથી તે કઈ મારી ધંધો ધીધા ધંધો કરો ખરા ચાલુ હોય ના એટલે આ બધું દુઃખો બધા તમારે આવતી ભાંકી આ સમજણ નથી મને તો ગા ધોલ મારે ને તો બધા આશીર્વાદ આપે તો ભાઈ હા હિસાબ હતો ચૂકતે કરી આલો સારું થઈ જલ્દી પાર આવી ગયો ચોપડા બે દવા હોય આપણે કાગળ એટલે કરીએ તો એ ના આવે તો એની મેળે આવી ગયા સારું થયું શું કહ્યું એટલે ધોલ મારે તો મને કે આશીર્વાદ આપે ઈશા તમે કોઈ નામ દેનાર નથી આ વર્લ્ડમાં તમે તમારું કોઈ નામ દેનાર છે જ નહીં તમારો ડખો કરશો તો જ ડખો ને ડખો કરેલો બધા ઘણા વખત થયો છે ડખો થઈ જાય ને ડખો કરે છે તો થાય ને ડાયરી ગમ્યા બધી વાત હા કઈ ગયું માં તો સંસારી બાબતો પૂછી લો કે આપણે અડચણ કેવી રીતે ના આવે એવી રીતે ધંધો સારો ચાલે તો ખૂબ ધ્યાન રાખો શું કહ્યું ધંધો ના ચાલે આપણે ગણેલા છે ધક્કો માર માર કે છે ચાલતું નથી ગાડી એટલે આપણે ભગવાનના નામમાં પડી જાવ શું કહ્યું હજુ પેલા ચાલુ થઈ જાય એટલે ભગવાન બંધ રાખીને આપણું આપણું સમજ ધંધો ના ચાલે એ આત્માનું વિટામિન છે અને ધંધો ચાલે એનું વિટામિન છે બંને વિટામિન મળ્યા કરે શું ખોટું તમે બાધા રાખશો તો ધંધો ના ચાલવાનો એ કંઈ સીધો થવાનો નથી માટે એનો રસ્તો ખરો રસ્તો આ છે વાવાઝોડું આવે ત્યારે દોડવાની વાતો કરીએ એના કરતા સુઈ જાઓ બેઠા બેઠા પડી જશો ઉડી જશો વાવાઝોડા મજા કઈ કરી ધંધામાં અડચણો ના આવે તો આ અડચણો આવે એટલા માટે કહું છું તમે ઠીક લાગે સ્વીકારજો ઠીક હું ધંધાદારીમાં નથી એ સિત્તેર ધંધા જ કર્યા છે ને બીજું કર્યું પણ મમતા વગર હા મમતા કેવી રીતે ચાલુ થાય જગત ઊંડા કોણ ચલાવે છે ઊંડા આપણે કોણ છે આ બધું શું છે બધું જાણવું ના જોઈએ બોલજો ભાઈ હા બધાને બોલવાનું છે એવું નહીં કે ડાયરી એકલા ડાયરી કઈ કુંભારે અમારે કઈ લાજન લીધો છે બેનો વાતચીત કરજો આ દુનિયા કોને બનાવી હોય લાગત દયાવી આ દુનિયા કોને બનાવી હોય હા કોઈ બાપો ઉપરી નથી ભગવાન તો તમારું સ્વરૂપ છે શું છે એ ઉપરી નથી પણ તમારું સ્વરૂપ છે એટલે કોઈ ઉપરી નથી આ મોડા પર એટલે વિકાર થવાના છે सरकार का विचार तो रहे है এবারে রেডা আছে আব তো বাকি রেবে কি বল এবারে ভালো পুরি গায়ে এমন কিছু বাকি আছে বড় আহে রে তো তারপর এই চলে ভিড় আছে কিছু পড়ুজি গনা গ্রামে ডিসেন্ট না হয় તો એવું તે જ્ઞાની મળશે ને કારણ કે અજોડ હોય છે એની જોડી ના હોય શું હોય જે માગો એ આપે જે માગો આ દુનિયામાં કોઈ વસ્તુ નહીં લોસ એન્જલ તો પંદર દાડા કામ છે આપણે પંદર દાડા કામ છે અને હજુ કાલના દિવસનું કામ થાય ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા ન્યુ વ્યક્તિમાં છે હા જે નિરાકાર માનો છો એ શબ્દ ચિત્ર માનવા કેમ તૈયાર નથી ભાઈ પૂછે છે કે હમણાં એક નવો પંથ નીકળ્યો છે નિરાકારી પંથ નિરાકારી પંથ એક નવો નીકળ્યો છે તો કે એ લોકો પરમાત્માને નિરાકારી માને છે અને આ બધા જે શબ્દ ચિત્રો છે એને નથી માનતા તો કે એવું કેમ નિરાકાર નિરાકારી બધા તોફાન છે બધા સાકારી માણસ થઈ અને ને ન સમજે ત્યાં સુધી નિરાકાર લક્ષમાં ના આવે પણ આ તો નિરાકાર કહીને ઘરાક મળી આવે પાછા શ્રદ્ધાચિત્ત છે એને કેમ માનતા નથી એ બી જાણે છે કે આ શ્રદ્ધાચિત્ત પરમાત્માના છે એને માનવા તૈયાર નથી એને નિરાકાર જ માને એ આમ જે શબ્દ ચિત્ર છે એને એ લોકો માનતા નથી હવે એ તો પરમાત્માના જ છે નિરાકારી લોકો એ આ શબ્દ છે ચિત્ર છે શબ્દ ચિત્ર નથી માનતા હા એ તો એ ના માને પણ એ એ માર્ગ જ વાત જ ઊંધી છે શું કહ્યું આ તો શબ્દો લોકો નવી નવી જાતના લાવી અને મૂકે છે લોકો મૂંઝાય છે હું એક જ માર્ગ એક જ માર્ગ આપણા આપણે કોણ કેટલું જ જાણવાની જરૂર છે બધું આવી ગયું નિરાકાર સાકાર બધું આવી ગયું આપણે કોણ કેટલું જાણે જરૂર અને તે જાણેલું એવું નહીં શબ્દ જાણેલું નહીં હોતું જેમ સાકર બધા શાસ્ત્રો કહે સાકર ગરી છે બધા લોકો કહે ગરી છે પણ કોઈ પૂછે ગરી એટલે શું તો આપણે શું જવાબ આપીએ પુરાના મોડામાં શું હા શું કહ્યું એટલે અનુભવ થવો શું થવું જોઈએ ભાન થવું જોઈએ અનુભવ અનુભવ જાય નહીં એવો થવો જોઈએ કેવું સંસાર ભૂલી જવાય એવો અનુભવ થવો જોઈએ બધા નિરાકાશ આગળ તોફાન છે શબ્દ ને બધા એકદમ દુકાનના બોર્ડ છે બોર્ડ મારે શુદ્ધ શું કદાડો પોતાની જાતને જાણો ડાયાબિટીસ એ વાત બરોબર નથી ખરેખર ડાયાબિટીસ વ્યવહાર પૂરતા છે ખરેખર નથી એક્ઝેક્ટલી નહીં ખરેખર રિયલી સ્પીકિંગ કોણ છે જાણે એ બધું આવી ગયું બધું આવી આવો તો તમને બહુ મોટો લાભ થઈ જશે દુકાનદારે કહ્યું કે મારી પાસે આવો બધા દુકાન દેખાવો દુકાન લોકોને લૂંટો વિચાર દુકાન જીવા દે ને અને કેવા લોકોને એમ ખાતી કે ભાઈ લોકોને કેમ દોરે એમ કે જો સંતો સાચા હોય તો આ લોકોને બધાને કેમ જૂઠા રસ્તે દોરે છે એમ સંતો જો સાચા હોય તો પછી આ લોકોને કેમ જૂઠા રસ્તે દોરે છે પોતાની જૂઠે છે એ જે રસ્તે જે રસ્તે લઈ જાય છે શું કહ્યું જે માણસ જે રસ્તે હોય ને તે હવે આપણે હમણાં થતે કાપડની દુકાન હોય એટલી કાપડની અને આપણે કઈ સોનું આપો તો શું કહે એટલે મૂરખ શું કે છે આપણે કાપડ દુકાન શોધી કરો ભલે ક્રોધ ક્રોધની દુકાન હોય તો કંઈક આપણે શાંતિનું પડી બે વારી આલો ને તો હું તો ક્રોધ કરે ના કરે ધન પર જે હોય આ મારો જ નથી વિચાર શું કરું લૂંટવા નીકળ્યા છે બધા નહીં ચાર પાંચ ટકા સીધા ખરા શું કરું તો એને આવડતું ના હોય અત્યારે કે ના આવડે તાર શું છતાં સારું છે આધાર છે આ બધો ગપ્પા ગપ્પું નથી આધાર છે વાંકા લાકડા વાંકો આધાર આપવો પડે પણ સીધા આવે તો હજી ઉભા રહેશે શું તો ત્રણે જાય પેલો રમી રમવા જતા આવું આવું ગપ્પા નથી રહેતો રમી રમવા જતા રહે એક જ હું છું કોણ છું એટલું જાણ એટલું જાણ બધું નિહળવાય અંતે પણ કાયમ ભૂલાવું ના દે સેકન્ડે શબ્દરૂપ નથી શબ્દ તો આપીએ પણ શબ્દરૂપ નથી શું કહ્યું ચાર વેદો વેદ એવું બોલે છે કે ભણી રહેતા ચાર વેદ કે ધીસ ઇઝ નોટ તું જે આત્મા કરું છું તે અહીં છે નહીં હતી અમે કોલ કોલ કરીએ પણ જડતો નથી નહીતી નહીતી નેતી નેતી ત્યાં ક્યાં મળે આત્મા ત્યાં ગોટું જ્ઞાન બુદ્ધિ વગરના ત્યાં આગળ તને કહેતી અજ્ઞાન થી ઉભું થાય છે નાશ થાય છે ઉભું થાય છે નાશ થાય એટલે શરૂઆત ના હોય અનાદિ અનંત છે શું છે અનાદિકાળથી છે ને અનંતકાળથી રહેવાનું છે એમાં ક્રિએટરની જરૂર જ નથી જે એવરલાસ્ટિંગ હોય તેમાં બનાવવાની જરૂર હોય એવરલાસ્ટિંગ હોય કાયમનું હોય એને બનાવવાની જરૂર હોય ખરી આ આત્મા કાયમનો આ બધી વસ્તુઓ જે કાયમની વસ્તુઓ છે એને કોણ બનાવવાના હોય સુરેશે જે વસ્તુ આપે અંગ્રેજો માટે ફોરેન વાળા માટે ઠીક છે અને આપણા લોકોએ એટલે મેં ફોરેનના સાયન્ટિસ્ટે કહ્યું God is created correct by Christian view point by Indian view point by Muslim view point not by fact વાસ્તવિકમાં તો એવું નથી શું વાસ્તવિકમાં ઓનલી સાયન્ટિફિક સરકમસ્ટન્સલ એવિડન્સ છે આ બધા શું અત્યારે તમે મને તમે મને ભેગા થયા હું તમને ભેગો થયો ના સંજોગભાઈ આપણે ભેગા કર્યા શું કર્યું કોણે ભેગા કર્યા સંજોગભાઈ અને ત્યાં સ્પેસ તમે બેઠા ને એ સ્પેસ હોય ત્યારે વાતચીત થાય એટલે સ્પેસ ટાઈમ બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય કાર્ય થાય સવાલ પૂછો કે આપણે દરેકના આત્મામાં ભગવાન વહેલો છે તો કૃષ્ણ અને રામ કોણ હતા અને શંકર કોણ હતા ભાઈ પૂછે છે કે દરેકના આત્મામાં ભગવાન વસેલો છે તો રામ કોણ હતા કૃષ્ણ કોણ હતા અને શંકર કોણ હતા રામ કોણ હતા કૃષ્ણ કોણ હતા અને શંકર કોણ હતા દરેકના આત્મા ભગવાન વસેલો નથી પણ વસેલો કહેવાનું કારણ શું છે કે દરેકમાં આત્મા એ પરમાત્મા જ છે ભગવાન જ છે શું છે ફક્ત અવ્યક્ત છે એટલે એનો વેલ એના ઉપર જે પડદો અટકાવી નીકળી જાય તો ભગવાન જ છે શું થયું એટલે રામનો એ બધા નીકળી ગયા તમારે નીકળી જશે એટલે તમારી દશા થશે બરાબર જેનો નીકળી ગયો એ ભગવાન આવરણ અજ્ઞાનનું આવરણ તે ઉપર છે એ એનો ઉપર આવરણ છે તો જેમ એક બસ હોય કોઈ પૂતળું હોય તેને કે છે અનાવરણ વિધિ નહીં કહેતા બોલતા અન્વયન કરે છે ને એના ઉપર આવરણ છે થશે એવા તમારો અન્વયન કરે એટલે તમે પરમાત્મા જ છો શું કહ્યું ક્યારે થાય ફરી પાસે સવાલ પૂછો કે એટલે કે તે ખરી રીતે તો પુરુષ જ હતા આપણા જેવા સામાન્ય પુરુષ જ હતા જ્યારે આવડું નથી ત્યારે ભગવાન તરીકે કહેવાનો અર્થ એમ એટલે કહેવાનો તો એ પુરુષ જ હતા પણ પછી ભગવાન તરીકે થયા આવરણ ખસ્યું આવરણ ખસ્યું ત્યાર પછી ભગવાન થયા ને આ બધા રામ હરિ કૃષ્ણ બધા વ્યક્ત અવ્યક્ત છે તે વ્યક્ત થાય ભગવાન શું કહ્યું તમારે થવું છે <laughs> નહીં ખરેખર કરી આપીશ તો માણસ થવું છે તમને એમ લાગશે કે આવો થોડા ઘણું ભગવાન થઈ જવાનું એ થાય એટલી થોડું શ્રદ્ધા થઈ જાય એ મારે પહેલા માણસ થવું છે પહેલા માણસ થવું છે માણસ થવું છે પહેલા માણસ ધર્મ પાડ્યો આ પરિવારે માનવ ધર્મ પાડ અને આપણા લોકો માનવ ધર્મ પાડે નહીં પરિવારે માનવ ધર્મ કઈ પાડ કઈ રીતે કઈ રીતે લોકો પાળે માનવ ધર્મ એટલે શું કે આપણને એક રસ્તા પાસે મળી ગઈ એમાં એક પાંચ હજાર ડોલર છે એટલે આપણે એને એમ સમજીએ કે મને ફ્રી ઓફ કોસ્ટ મળી છે મફતમાં અને આમાં કોઈને કોઈને લેવા દેવા નથી એટલે વાપરવા તરફ દ્રષ્ટિ હોય આપણી અને મારો માનવ ધર્મવાળો શું વિચાર કરે ત્યારે મારી ખોઈ ગઈ તો મને કેટલું દુઃખ થતું જેની ખોઈ છે કેટલું દુઃખ થતું છે એવું એને વિચાર આવે માનવ ધર્મ વાળો એટલે પછી મેં તપાસ કરી નામ બામ ફરી કાઢીને લખે અને કાગળને ફોન કરે બોલાવીને આપી દે સમજુ ને એ માનવ ધર્મ કહેવાય પણ આપણા લોકો ઓછા કરે ને બહુ થોડા માણસ માનવ ધર્મ ફરી બીજો છે દાખલો બહુ કોઈની કોઈની દીકરી જતી હોય બિચારી કોલેજમાં અને પોતે જતા હોય દ્રષ્ટિ બગડે તો બગાડતાની સાથે એ માનવ ધર્મ વાળો તાર વિચાર આવે કે મારી છોકરી ત્યાં આગળ પડે ને જશે ત્યાં દ્રષ્ટિ બગડે તે મને કેટલું જ થાય એટલે ના કરે શું કરે માનવ ધર્મ તો આ લોકો કરે પણ આપણા લોકો થાય ને માનવ ધર્મ કોને કહેવાય સમજાય ને એ હોવા જોઈએ કે ના જોઈએ પ્રશ્ન પૂછો પણ જો તમે વાયુદેવ એકદા બેહો અને તમને હું ભગવાનને દેખાડું પછી તમે મારો ધર્મ બધા ધર્મ આવી ગયા હોય માનવ ધર્મ તમને આવી જાય શું કહ્યું બાર ભગવાન ધર્મ આવી જાય ઘણા વખત અનંત અવતાર મનુષ્ય લીધું ને હા મોટો મોટો રાજ પણ લીધો રાજ આવ્યો તો રાજ કરે મજા કરી પાછી એનું રાજમાંથી પાપો થયો એટલે પાછા એ પાપનું ફળ ભોગવા એવું પડ્યું તો દુઃખ થઈ દુઃખી દુઃખી પાછા સંસાર ભોગવ્યા અને ભટાઈ સુધી ભટાઈ ભટાય ભટાઈ ભટાય ભટાય પણ નિવેડો આવતો નથી જેનો નિવેડો આવ્યો હોય તે આપણને કહે આ રસ્તે હું તમને નિવેડો લઈ આપીશ પણ નિવેડો જ ના હોય બંધાયેલા માણસ આપણે કઈક તું મને છોડી આવી તો પેલો કે હું શું છોડી આવ્યું હું જ છોડતો એટલે મુક્ત થઈને હરતો કરતો હોય ને તેને કઈ છોડ્યા નથી છોડ્યા બાહુભાઈ પ્રશ્ન પૂછવું છે દાદા પ્રશ્ન પૂછે છે હા પ્રશ્ન ઘણા વખત પહેલા ઘણા વખત પહેલા એક ગુરુના સત્સંગમાં તમે જેમ કહું આત્મા જે પરમેશ્વર સર્વસ્વ પરમેશ્વર અને તેને મેળવવાનો રસ્તો આવીને બતાવ્યો અને તેને યોગ પ્રગટ યોગમાં ધીરે ધીરે તમે કલ્યાણ થતા જાઓ યોગ તમે સિદ્ધ કરી કે યોગની સિદ્ધતા તમે માથા પર રહો ત્યારે તમે સાક્ષાત્કાર કરીને સચ્ચિદાનંદ સ્વરૂપ મેળવી ઘણા વખત પહેલા એક ઘણા વખત પહેલા એક સંત એમને મળેલા છે એમણે એમને કહ્યું કે તમારે કોઈ સંત હશે એમની વાત કે આત્મા એ જ પરમાત્મા છે અને તમારે જો એનો સાક્ષાત્કાર કરવો હોય તો યોગ કરવો પડે અને એને છે તો તમારે અહીંયા અહીં બ્રહ્મ સુધી ચડાવવું પડે તો પછી તમને થાય પણ કે એ રીતે આપનું શું કેવું છે કે હું જાણું છું કે આ બહુ અઘરી વસ્તુ છે તોફાન ચમત્કારો થયા કરે એમાં કશું વળે નહીં યોગ તો આત્મયોગ જોઈએ કેવું યોગ યોગ યોગ યોગ ખરેખર ભગવાને યોગ યોગ માર્ગ પણ આત્મા યોગ માર્ગ શું કહ્યું આ તો કેટલી પ્રકારના યોગ માર્ગ બે યોગ એટલે બાર પદમાં ફરવાય બે ટાઈટ થઈ ગયો દેહ યોગ કહેવાય કેવું પછી વતન યોગ જાત જતેયાત કરે આખો દાડો જાત જતેયાત કરે વતન યોગ કહેવાય પછી યોગ આ ચક્કર જુએ ને આ ચક્કર જુએ ને આ ચક્કર જુએ ને નમજ જોયા કરે તહેને ભટકી જાય ભટકા ભટકે આત્મા યોગ ભગવાન યોગ કરવાનો આ કહ્યું પણ હજુ લોકો તો એ બાજુ જાય ભટકાઈ મારવાની શું કહ્યું અહીં અહીં છે અહીં સંતાપ આપો કોઈ નથી કરતો ભેગા ભાઈ જો એને રસ્તે જવું હોય તો રસ્તો દેખાય બીજો એક સવાલ છે ભગવાન નો સાક્ષાત્કાર ટૂંક સમય બધી વસ્તુ નથી બોલો ખોટું નથી યોગ એ ખોટી વસ્તુ નથી પણ કે જેનાથી નબળ્યો જાય ક્રોધ માન માયા લોક ધીમે જતે રહે એ એમના આત્મયોગ લાંબા ગાળાની પ્રેક્ટિસ છે કે લાંબા ગાળા કે તેના માટે બહુ સતન સો પારનો you can get there uh, up to your heart. After your heart, you can heart to get there. Hmm. એમ કે છે કે લાંબા ગાળાના પેલા યોગથી પેલી પ્રાપ્તિ થઈ શકે પણ કે અહીંયા બહુ કરે ત્યારે હાર્ટ સુધી આવે પછી ઉપર સુધી જરા બહુ વાર લાગે ને બહુ મુશ્કેલી આવે વાત જ ઉધી છે હા ઊંધો રસ્તો માણસ પછી ભટકાઈ મરે ઊંધો રસ્તો ભાવ રસ્તો બધા એ બધા જાત જાત ચમત્કાર કરવા તો ચાલે તે ચમત્કાર ઉભા થાય છે એમાં એટલે લોકોને જરાક દેખાય ત્યારે ખુશ કરે એ અને પોતાને એ વખતે અંદર શાંતિ રહે અંદર પોતાની શાંતિ રહે પણ તે શાંતિ એ ધ્યેય ના હોવો જોઈએ ધ્યેય તો મુક્તિ એ ધ્યેય હોવો જોઈએ કેવું પણ કયો યોગ આત્મયોગ હોવો જોઈએ આત્મયોગ હોય તો મુક્તિ અને શાંતિ બંને સાથે અને બીજા ત્રણ યોગમાં શાંતિ હોય શું બીજો સવાલ મારો એ છે તમને કયો કયો યોગ પસંદ પડ્યો છે યુગમાં ને આગલા બધા ઋષિ તપ કરો પણ અત્યારે તો તપેલા જ છે અમે તપ કરી રહ્યું છે અત્યારે બધા ઘેર ઘેર તપી ગયેલા જ છે મને કહે છે તપ કરો ને તપેલો નથી પણ ઘેર તપેલો શું આવ્યું તપ કરવું આવ્યું એટલે પહેલા તપ નતા ને એ ઘી બધી આવે ને એમને આમ ઘેર બેઠા મળી આ વિચારવું જ ના પડે આ તો ખોણ મળે ના મળે કટોળાઈ ગયો ઘણું થઈ ગયું આમ થઈ ગયું એનો તપેલો જ હોય અને પેલા એને તપ કરવા પડે શું કહ્યું આપણે સમજણમાં આવે ને પહેલા કોઈ જગ્યા દખલ વગર ત્રાસ વગર બધી ચીજો મળી આવે ગાયા બાર બાર આ અને પતંગ ઘેર ખીલા દૂધ આપે એટલે પછી તપત કરવું પડે મેં ઠંડુ પાડી ગયું ટાળું પડી ગયું હોય એટલે અને અત્યારે બધા કહે લોકો કહે તપ તપ તમ ના કરો કે તપેલો તું છું થોડું કહેતા પેલા તો ભડકો થઈ જાય નથી તપેલા તપેલા નથી એમ કે આ તો સંસારી બાબત ના તપેલા પણ પરમાત્મા ને મેળવવા માટે તો કે તપની જરૂર જ નથી મોક્ષ માર્ગમાં તપ કઈ જાતનું જરૂર છે તે જણાવશો તમે જ્ઞાન દર્શન ચારિત્ર સબ ચાર પાયા છે મુખના તે આત્મા જાણ કે છે તે પહેલો દર્શન એટલે પ્રતિથી બેસે પછી કે એનો અનુભવ થાય ત્યારે જ્ઞાન થાય જ્ઞાન દર્શન ચારિત્ર એટલે વર્તનમાં તે પ્રમાણે આવે એટલે બરાબર આત્મારૂપ જેવું અને પછી તપ તે સંસારમાં પેલી મન જતું હોય તે ના જવા દેવું એ તપ છે ત્યાં શું છે આપણે ગણ આ ઘર આપણું આ બાણું હાથ નાખી દીધી અને આ ખેતર આપણું આ ન હોય આપણું તે પહેલાં પેલા ખેતરમાં બેસતા હતા ત્યારે અહીંયા આગળ ન જવું એ જાગૃતિ રાખવી એ તપ શું કહ્યું બીજું બેઠક અને કોઈ ગાળ વળે તે આપણે આત્મા છીએ માટે મન નહીં હા લાલ લાલ સી જાય તો તપ કરવું પડતા ઊભા કરવા નહીં તપ એટલે ઊભું કોઈ પણ કરવા જશો ને તો કરવા ગયા એટલે ફળ આવશે શું આવશે કરવા ગયા કઈ કોઈ પણ જાતનું નવું તબુ કરવા ગયા ત્યારે એ તબનું ફળ પુણ્ય આવશે શું આવશે અને પુણ્ય પુણ્યથી બધી તમને આસપાસ વિષયો મળશે માટે તપ એની મેળે આવી પડેલા કરવા શું કહ્યું આવી પડેલા અત્યારે તપ આવી નહીં પડતા પાડોશી વાંકો હોય તો અવરું બોલે કે ભાઈ તપ કરવું છે સ્ત્રી અવરું બોલે તપ તપ કરવું છે શું કરવું ફાધર અવરું બોલે તપ કરવું છે તપ કરવું એટલે શું એ એમના માટે ખરાબ વિચાર પણ ના આવે શું કહ્યું તો તપ તો આહણ કરવાનો કેવું દેશને તપ કરવાનો દેશ તો બિચારો તપેલો જ છે આખો દાડો હા બસાઈ ફટી ગયો એ પહેલાના કાળની પ્રતિજ્ઞા કાળ બસપની જરૂર થઈ જાય કશું હે ને